કેટલા મજાના શબ્દો ચાકર સે લડીનો સ્વાદ તજીને કડવો લીંબડો ખોળમાં અમે આ કહીએ છીએ કે સાકર સાકરનો સ્વાદ તજીને અને શેરડીના રસનો સ્વાદ તજીને આ કડવો લીમડો સા સારું ભૂલી રહ્યા છો પરમાત્માનો પ્રેમ એ શેરડીનો રસ છે અને ભોગોનો રસ એ કડવા લીમડાનો રસ છે પણ હવે તમને કડવા લીમડાના રસ સિવાય બીજું કઈ ભાવતો નથી એનું શું ચાકર તે લાગીનો સ્વાદ તજીને કડવો લીમડો ઘોળમાં કડવો લીમડો ઘોળસોમાં સંતો આવે છે જ્ઞાનીઓ આવે છે સાધુ આવે છે અને જ્યારે જ્યારે આવે છે ત્યારે તમને દર શ્રાવણ મહિનામાં કડવો લીમડો ઘોળતા જોઈએ ત્યારે એમ કે છે કડવો લીમડો ગોળમાં ભાઈ આ જગતમાં સાકરનો અને શેરડીનો સ્વાદ મૂકીને કડવો લીમડો શા સારું ઘોળો છો પરમાત્માને મૂકીને ભોગો રૂપી કડવો લીમડો શા માટે ઘોળો છો અને એ ઘોળતા બંધ થઈ જાય અને પરમાત્માનો પરમ રસ પીતા થઈ જાય એવી જે અવસ્થા એને કહેવાય છે ભોગી